એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ધ્વનિતભાઈ વાર્તા સાંભળે છે આવો આવો ધ્વનિતભાઈ તમે તો રોજ વાર્તા સાંભળો છો ને ભાઈ સાંભળો ત્યારે આજે હું તમને ગીજુભાઈ બધેકાની એક વાર્તા કહેવાનો છું તેમણે મને કહી છે ને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો હો વાર્તાનું નામ છે બુલબુલ અને રૂપા એક મોટું જંગલ હતું એમાં એક ઊંચો ઊંચો કિલ્લો હતો કિલ્લામાં એક સુંદર મહેલ હતો મહેલમાં એક છોકરી રહે એનું નામ રૂપા રૂપા જેવી જેની રૂપાળી આંખો રૂપાને ગાવાનું મન તો ઘણું થાય પણ ગાતા ન આવડે આકાશમાં ઉડવાનું તો એને બહુ જ ગમે પણ પાંખો વિના એસી રીતે ઉડે રોજ સાંજે રૂપાએ કિલ્લાની બારીએ બેસે અને બુલબુલની રાહ જુએ ચાંદો ઉગે એટલે બુલબુલ આવે કિલ્લાને કાંગરે બેસે અને ચાંદનીનું ગીત ગાય હો ભાઈ રૂપા એની સામે જોયા જ કરે ને એનું મીઠું મીઠું ગીત સાંભળ્યા જ કરે સાંભળવામાં રૂપા ખાવું એ ભૂલી જાય બોલો અને પીવું એ ભૂલી જાય પણ પછી ઊંઘ આવે એટલે આંખોના પોપચા બીડાઈને રૂપાને જઈને પથારીમાં પડવું પડે રૂપા રોજ બુલબુલનું ગીત સાંભળે ને લાંબા લાંબા અને ઉના ઉના નિશાસા મૂકે મનમાં ને મનમાં કહે અરે ભગવાન તે મને બુલબુલ જેવું સુંદર ગીત ગાતા કેમ ન શીખ્યું હે ભગવાન તે મને બુલબુલના પીંછા જેવા સુંદર પીંછા આપ્યા હોત તો કેવું સારું થાત હે પ્રભુ મને પાંખો આપી હોત તો કેવી મજા આવત હું તો દિવસ ને રાત ઉડાજ કરત ઝાડ ઉપર બેસવા પણ ઉતરત નહીં પૂનમની રાત હતી ચાંદનીનું ગીત ગાતું ગાતું બુલબુલ આવ્યું ને રૂપાની પાસે જ બેઠું ભાઈ એનું ગીત એવું તો મીઠું હતું કે બસ પણ રૂપાનું હૈયું તો બળવા લાગ્યું એણે એક લાંબો નિશાસો મૂક્યો બુલબુલે તે સાંભળો બુલબુલ વિચારમાં પડી ગયું એનું ગીત બંધ પડી ગયું ધીમેથી એણે રૂપાને પૂછ્યું બહેન આમ નિશાસા કેમ નાખે છે આજ આમ બેચેન કેમ છે બાપુ રૂપા કે અરે મારું દુઃખ કયું જાય એમ નથી મારું દુઃખ કાંઈ જેવું તેવું નથી મારા જેવું દુઃખ કોઈને નહીં હોય બુલબુલ કે બાપુ એવું તે કેવું દુઃખ છે એકવાર તું મને કહે તો ખરી હું તારું દુઃખ મટાડવા જરૂર મહેનત કરીશ લો બોલો રૂપા કે ભાઈ જોને મને તારા જેવું ગાતા નથી આવડતું મારા ગળામાંથી એક ગીત નથી નીકળતું આકાશમાં ઉડવાની મને ઘણી હોશ થાય છે પણ શું કરું મારે પાંખો નથી આ હાથ ને આ પગ કરતા મને પાંખો આપ્યો હોત તો હું કેટલી બધી સુખી થઈ જાત અને આ તારા રંગ બેરંગી ને સુંદર પીંછા મને બહુ જ ગમે છે હો મને આ સોનેરી વાળના ગુચ્છા એની આગળ કશા હિસાબમાં નથી ભાઈ બુલબુલ કે પણ બેન એમાં આટલી બધી દિલગીર શા માટે થાય છે અમે પક્ષી એટલે અમને પાંખો હોય જ ને સુંદર પીછા તો અમારી શોભા છે પરમેશ્વરે અમને પક્ષી બનાવીને આટલું એક સુંદર ગળું ન આપ્યું હોત તો અમારું દુઃખ કેટલું બધું વધી પડત એનો તને ખ્યાલ ક્યાંથી આવે હે રૂપા કે પણ ભાઈ મને તો પક્ષી થવું બહુ ગમે છે મારે તો આ માણસનું શરીર નથી જોઈતું જે શરીરથી ઉડાય નહીં જે ગળામાંથી બુલબુલ જેવું ગીત ન નીકળે અને જે ડીલે રંગબેરંગી પીંછા ન હોય તે શરીર કોને ગમે બુલબુલ કે ત્યારે શું તારે પક્ષી થવું છે એમ હા ભાઈ એમ જ છે પંખી થાવ તો ચાંદા અને સૂરજ સુધી ઉડી ઉડીને જાવ આખું આકાશ તો આંખના પલકારામાં ફરી આવું એક એક તારાનું ઘર જોઈને પાછી વળું મોટા મોટા પર્વતની ટોચે જઈને બેસું ને ત્યાંથી ધરતીને નિહાળું ચાંદનીનું ગીત આખી રાત ગાવ સૂરજના તેજનું ગીત લલકારું વાદળનું ને પવનનું ગીત ગાયા કરું હું તો ને મારા રંગબેરંગી પીછાનું હું શું કરું કહું મારા જેવા પીંછા વિનાના નાના બાળકોના હાથમાં એક એક પીંછું મૂકી આવું ને એમને રાજી રાજી કરી દઉં કાંઈ રસ્તો હોય તો મહેરબાની કરીને બતાવ કે હું તારા જેવી જ બની જાઉં બુલબુલ તો કે ઠીક બહેન ત્યારે જો તારે બુલબુલ થવું હોય તો હું કહું એમ કર અહીંથી દૂર દૂર એક ટેકરી છે એમાં એક ગુફા છે એમાં એક ઘરડા જાદુગર રહે છે એની પાસે જજે એ ઘણા ભલા છે એને છોકરા ગમે છે અને માણસમાંથી પક્ષીઓ અને પક્ષીઓમાંથી માણસો બનાવતા આવડે છે એમને જઈને પગે પડજે અને કહેજે કે બાવાજી બાવાજી મને બુલબુલ બનાવો હું તમને જે માગશો તે આપીશ રૂપા તો આ સાંભળીને ખુશ ખુશ થઈ ગઈ હો ધ્વનિતભાઈ એ તો કે ક્યારે સવાર પડે ને બાવાજી પાસે જાઉં ને બુલબુલ પક્ષી બની જાઉં વિચારમાં વિચારમાં અડધી રાત સુધી એમને તો ઊંઘ જ ન આવી રૂપા તો બુલબુલ બની ગઈ ને આકાશમાં ઉડવા લાગી તારાના અને સૂરજ ચાંદાના દેશમાં જઈ આવી ને પવનની સાથે રમતો રમી આવી હો બોલો લો ધોનિત પછી તો સવાર પડી સૂરજ ભગવાન ઉગ્યા દુનિયા સોનાની થઈ ગઈ રૂપા ઉઠી ઝટપટ નાય ધોઈ લીધું દૂધ જેવી ધોળી ઘાઘરી ને ફૂલ જેવું હળવું પોલકું પહેર્યું ગળામાં પોતાની વાલી મોતીની માળા પહેરી એકલી જંગલમાં ચાલી રસ્તામાં ખાડા ટેકરા આવે અને પડી જાય પણ વળી પાછી ઊભી થાય ને ચાલવા માંડે ઝાડા ઝાંકરામાં એની ઘાઘરી ભરાય ને ફાટી જાય પણ જરાય રડે નહીં એકવાર તો નદીમાં લપસી પડી પણ પાછી ઊભી થઈને ઘાઘરી સૂકવીને આગળ ચાલીએ તો એમ કરતા કરતા રૂપા ગુફા પાસે આવી તડકો થઈ ગયો હતો સૂરજ ભગવાન આકાશ વચ્ચો વચ આવ્યા હતા રૂપાને ખૂબ ભૂખ લાગી હતી પણ ગુફા પાસે આવી એટલે થાક તડકો ને ભૂખ બધાય ઉડી ગયા ગુફા જોઈને એ તો રાજીની રેડ થઈ ગઈ રૂપા અંદર જુએ છે તો એક મોટું ભોંયરું એમાં એક ઝાંખો દીવો બળે રૂપા તો અંદર ચાલી જરાય બીતી નહોતી હો એની છાતી ધડકી નહીં કે થડકી નહીં ને પગ પણ ઢીલા થયા નહીં હો ધ્વનિત જરા કુંડે ગઈ ત્યાં બે દીવા બળે દીવા પાસે પેલો જાદુગર બેઠેલો ધોળી રૂ જેવી એની દાઢી આંખ ઉપર જૂના અને ભાંગેલા ચશ્મા પહેર્યા હતા એક ચશ્માની દાંડલી તૂટી ગઈ હતી એને બદલે દોરો બાંધ્યો હતો હાથમાં પીળા પારાની માળા હતી ને ડાબે પડખે પીંછાનો મોટો ઢગલો પડ્યો હતો એ પીંછા બુલબુલના હતા રૂપાને જોઈને બાવાજી કહે એ અત્યારે મારી એકાંત ગુફામાં રૂપા કે બાવાજી એ તો હું છું તમારી દીકરી રૂપા બોલો રૂપા તો બાવાજીને પગે લાગી બાવાજીએ આશીર્વાદ આપ્યા બેટા તારું ભલું થશે પછી રૂપાએ બાવાજીને કહ્યું બાવાજી મારે બુલબુલ થવું છે મારે આકાશમાં ઉડવું છે ને મીઠા મીઠા ગીતો ગાવા છે બાવાજી કે હે રૂપા માણસ મટીને પક્ષી થવું છે તારે એ તને શું સૂજ્યું એમાં તે શું લાભ છે રૂપા કે બાવાજી મારે તો બુલબુલ થવું જ છે મને ગાવું ને ઉડવું બહુ ગમે છે હવે તો હું કિલ્લામાં અને મહેલમાં બેસીને થાકી ગઈ છું મારે તો હવે આવડા મોટા આકાશમાં ઉડા જ કરવું છે બાવાજી કે ઠીક ત્યારે મને તારી આ મોતીની માળા આપી દેજે રોજ એક એક મોતી લાવજે ને એને બદલે આમાંથી એક એક પીછું લઈ જજે બધાએ મોતી આપી દઈશ ત્યારે હું તને બુલબુલ બનાવી દઈશ રૂપા તો વિચારમાં પડી ગઈ બાવાજી કે એમ મોતીનો લોભ કરીશ તો બુલબુલ નહીં બનાય રૂપા કે બાવાજી મોતીનો રંગ તો મને ગમે છે પણ તેથી વધારે વહાલા મને બુલબુલના પીંછા લાગે છે મારે હવે મોતીનું કામ નથી રૂપા ઘેર આવી એના હૈયામાં હરખ તો માય નહીં હવે તે બુલબુલ થવાની હતી ભાઈ પછી તો રોજ રૂપા બાવાજીની ગુફાએ જાય એક મોતી બાવાજીને આપે અને એક પીંછું લઈ આવે એક મોતી બાવાજીને આપે અને એક પીંછું લઈ આવે એમ કરતાં કરતાં છેલ્લો દિવસ આવ્યો રૂપા બાવાજી પાસે પીછાનો ઢગલો લઈને ચાલી મનમાં ને મનમાં બોલતી જાય હાશ આજે તો હવે બુલબુલ થવાશે રૂપા બાવાજી પાસે પહોંચી બાવાજી કહે કેમ શો વિચાર છે પક્ષી થઈ જવું છે રૂપા કે હાજી મારે તો પક્ષી જ થવું છે બાવાજીએ રૂપાને કહ્યું ધ્યાન ધર ધ્યાન ધર રૂપા તો ધ્યાન ધરવા બેઠી ત્યાં તો બાવાજીએ પીંછાનો ઢગલો રૂપાના માથા ઉપર નાખ્યો ને પછી એક બે ને ત્રણ ત્યાં તો રૂપામાંથી એક પક્ષી બની ગયું એ પક્ષી બુલબુલ નો હતું એ તો હતું ચંડોળ લો બોલો બાવાજી કે રૂપા મેં તને ચંડોળ બનાવ્યું છે બુલબુલ તો રાતે જ ગાય ને ચંડોળ તો દિવસે ગાય ને રાતે ગાય બુલબુલનો રાગ મીઠો છે પણ ચંડોળનો રાગ તો તેથી મીઠો છે બુલબુલના પીંછા સુંદર છે પણ ચંડોળના પીંછા તો એથી સુંદર છે તું મને બહુ ગમે છે એટલે મેં તને ચંડોળ બનાવી છે ઉડતું ઉડતું ઉડતું ચંડોળ બુલબુલ પાસે આવ્યું બુલબુલ દોડીને રૂપાને ભેટ્યું ને કે આવ આવ મારી વાલી બહેન રૂપા રૂપા કે છઠ અરે હું તે હવે રૂપા ક્યાં છું જો તો ખરું હું તો હવે સુંદર ચંડોળ બની ગઈ છું ચંડોળ ચંડોળ દિવસે ગાય ને રાતે ઊંઘે બુલબુલ રાતે ગાય ને દિવસે ઊંઘે સવાર સાંજ બંને ભેગા થાય ને મીઠી મીઠી વાતો કરે હો ભાઈ રોજ બંને પંખીઓ ભેગા થાય ને કિલ્લાની બારીએ ને કાંગરે બેસે ને ગીતો ગાય તો ધ્વનિતભાઈ તમારે એને જોવા હોય તો રૂપાના કિલ્લા પાસે જવું ને બારી સામે જોવું ચાલો આવજો આવતીકાલે હું તમને એક સરસ મજાની બીજી વાર્તા કહીશો ભાઈ આવજો